ગઈકાલે આપણે જે અર્થ અને ધર્મ વિશે ચર્ચા કરી અને લોકની અંદર અર્થથી ધર્મ પ્રાપ્ત થાય છે એવું બતાવેલું છે આપણે જે ધર્મ પ્રાપ્ત કરવાનો છે જેનાથી મોક્ષની પ્રાપ્તિ કરવાની છે એમાં અર્થનો એટલો બધો ઉપયોગ નથી એ આપણે જોયું હવે આજે આપણે આગળનો શ્લોક એ શ્લોકમાં આગળ નું જોવાનું છે કામ વિશે અર્થ અને કામ વિશે જોવાનું છે એના પહેલા આપણે જે શ્લોકનું જે ભાષાંતર આપેલું છે એના પર થોડી દ્રષ્ટિ નાખીશું ગઈકાલે આપણે જે કોઈ મોક્ષ સુધી કરતા ધર્મનું પ્રયોજન અર્થ પ્રાપ્તિ વિચારાતું નથી એટલું ગઈકાલે જોયું પછી કામ ધર્મ કે જેનું એક કાર્ય છે તેના લાભ માટે એટલે તરીકે વિચારેલો નથી કામનો લાભ ઇન્દ્રિયોની પ્રીતિ નથી પણ જેટલાથી જીવાય તે લાભ છે જીવનું લાભ તત્વનું શોધન છે અને અહીં કર્મથી જ પ્રાપ્ત થાય તે અર્થ નથી હવે આને આપણે ડિટેલની અંદર જોઈશું હવે ત્યારે અર્થ સર્વ પુરુષાર્થ પ્રાપ્ત કરનારો ભલે હોય ભલે હો કારણ કે તેનો તેના કાર્ય તરીકે કામ પણ જોવામાં આવે છે નોટ સોળ અને ધર્મમાં કાર્ય અને કારણના ભાવ ભલે ન હોય પણ કામ અને અર્થમાં તેવો ભાવ હોવાનો ધનવાનોમાં જોવામાં આવે છે એવો પૂર્વ પક્ષ છે એટલે ધર્મમાં કાર્ય અને કારણનો ભાવ ભલે જોવામાં નથી આવતો પણ કામ અને અર્થમાં તેવો ભાવ જોવામાં આવે છે એટલે અહીંયા અર્થને કારણ કીધું છે અને કામને એનું કાર્ય કહેલું છે તે સંબંધમાં કહે છે કે કામ ફૂટનોટ અઢાર જે મને એ લાગે છે કે આ ફૂટનોટ અઢાર જે કે સત્તર હોવી જોઈએ એમ કરીને અચ્છા હા કારણ કે આમાં અઢાર છાપેલું છે પણ અઢાર કઈ બીજો વિષય બતાવ્યો છે એટલે નંબર ની ફૂટનોટમાં કહ્યું છે અહીંથી નોટ નંબર તેર માં જણાવેલા પૂર્વ પક્ષ નું દૂષણ જણાવે છે હવે ફૂટનોટ તેર ધર્મથી અર્થ અને કામ પ્રાપ્ત થાય છે કામ ધર્મ અને અર્થનું ફલ છે કામ મોક્ષ પ્રાપ્ત કરનારો છે એવો આ પૂર્વ પક્ષ છે એટલે અહીં કામની વાત કરેલી છે તેના લાભ માટે વિચારેલો નથી તે સંબંધમાં કહે છે કે કામ તેના લાભ માટે વિચારેલો નથી કામ એટલે વિષય સુખ ફૂટનો અઢાર ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાં અનુકૂળતાની પ્રવૃત્તિ તે કામ એમ કામ સૂત્રમાં અનુકૂળતાથી શબ્દથી સુખ જણાવેલ હોવાથી તે જ કામ છે તેથી આ કામ અને અર્થની કાર્યકારણ ભાવ પણ પ્રત્યક્ષથી વિરુદ્ધ છે એ કામની ડેફિનેશન આપેલી છે વ્યાખ્યા આપેલી છે અને પછી કામ અને અર્થ કાર્યકારણ ભાવ જે ઉપર જણાવ્યું છે કે કામ એ કાર્ય છે અને એનું કારણ અર્થ છે અહીંથી એનો વિષય થોડો પાછો ઉલટો દેખાય છે આજે પણ વિદ્યાપીઠમાં ફટાકડા ફૂટી રહ્યા છે હા જે બહાર લગ્ન કોઈને ચાલે છે ને એમાં ફટાકડા ફૂટે છે <laughs> અચ્છા અચ્છા <laughs> બંધ કરી દઈએ છે જે બારણો હા દરવાજો કંઈક બંધ કરી દો હા હા એ બધા બી જવા <laughs> કામ એટલે વિષય સુખ તે ઇન્દ્રિયના વિષયને આધીન છે ત્યાં ઉપનોટ નંબર અઢાર ઓગણીસ અર્થને વિષય કોટીમાં મુકેલ હોવાથી અર્થને વિષય કોટીમાં મુકેલ હોવાથી અને તે વિષયનું કારણ હોવાનો સ્વીકાર હોવાથી તે અર્થથી કામ પ્રાપ્ત થવામાં પ્રત્યક્ષનો વિરોધ નથી એમ કહે તેથી આ કહેલ છે માલા ચંદન સ્ત્રી ધન વગેરે રૂપ અર્થનો વિષયના અંશમાં પણ ઉપયોગ નથી તો પછી તેનું કારણ તો કેમ કેમ જ હોઈ શકે એટલે અર્થ જે આપણે જોયું કે કારણ છે ને કામ એનો વિષય છે તો એનું અહીંયા વિરુદ્ધ રીતે બતાવેલું છે કે એનું કારણ કેવી રીતે હોઈ શકે કામના કામ એ અર્થનું આ છે ને આની સુબોધની અત્યંત જટિલ છે આજે જી એટલે શ્રી મહાપ્રભુજી એકદમ અહીંયા વરસી પડ્યા છે એકદમ તાર્કિક ની જેમ ભૂલ તો જે કારિકા છે ભાગવતની એની જ વ્યાખ્યા કરી રહ્યા છે પણ આ આખો મુદ્દો એવો છે કે જે મુદ્દાની સાથે શાસ્ત્રના પણ કેટલાક વચનો સમર્થનમાં છે અને લોક લાગણી પણ એટલે આપણી બધાની માન્યતા છે એ પણ કંઈક એ જાતની છે કે ધર્મ જે છે એ અર્થનું સાધન હોવું જોઈએ ધર્માચરણ થી અર્થ લાભ થાય એનાથી કામ સિદ્ધ થાય તો એ જે આપણી માન્યતા છે એ એટલી બધી પ્રબલ છે કે એના સામે એ માન્યતાને જૂઠી પાડવા માટે ઘણી મશક્કત કરવી પડે એવી છે એટલે સૌથી પહેલા તો ધર્માર્થ કામ મોક્ષનું જે પ્રાથમિક સ્વરૂપ છે એ આપણા મનમાં સ્પષ્ટ હોવું જોઈએ આપને વિનંતી છે જે આ શ્લોક આપ કરાવો તો હું જ તો કરાવી રહ્યો છું એટલે એ પેલા ભાઈ બોલે ને પછી પાછું આપ કરો એના કરતા આ શ્લોક આખો આપ જ લઈ લો ને હા એ તો કરશું તો આપણે મળીને એને પ્રયાસ કરી રહ્યા છીએ જેમના એટલું તો કરે હાજી આમાં ક્યાં ક્યાં કઠિનાઈ આવે છે સમજવામાં એ આપણને ખ્યાલમાં આવવું જોઈએ એટલે જરા મહેનત આપણે કરીએ તો એવું નથી કે મને પણ બધું સમજાય છે પણ જેટલું સમજાય છે એટલો પ્રયાસ કરી શકાય અહીંયા મૂળ મુદ્દો એ છે કે ભાગવતકાર એમ કહી રહ્યા છે કે ધર્મનો મુખ્ય પ્રયોજન મોક્ષ છે એ નવમી કારિકાના આરંભમાં કહ્યું કે આપવર્ગસ્ય ધર્મસ્ય ધર્મ જે છે આપવર્ગ એમાં અપવર્ગસ્ય ધર્મસ્ય ન કહીને આપવર્ગસ્ય એટલા માટે કહ્યું કે એના બંને અર્થ થઈ શકે છે શ્રી મહાપ્રભુજી એને બંને પક્ષ બતાવ્યા છે કે અપવર્ગ એટલે મોક્ષ અને અને દીર્ઘ કર્યો તો આ થયો એટલે આ અપવર્ગ એનો મતલબ અપવર્ગ પર્યંત જેમ આ જીવન એટલે જીવન પર્યંત એવો મતલબ થાય જીવન જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી એમ એવી રીતે અપવર્ગ ન કહી અને ધર્મસ્ય હિ આપવર્ગસ્ય એમાં અને દીર્ઘ કર્યો છે એનો અર્થ એ પણ હોઈ શકે કે એવો ધર્મ કે જે ધર્મ મોક્ષ પર્યંત લઈ જાય એટલે મોક્ષ સુધીનો ધર્મ તો ધર્મનું વિશેષણ તરીકે અહીંયા કહેવામાં આવ્યું છે કે આપવર્ગસ્ય ધર્મસ્ય જે ધર્મ વેદાદી શાસ્ત્રોએ મોક્ષ પ્રાપ્તિ માટે કહ્યો છે અથવા તો જે ધર્મનું ની પરિણતિ મોક્ષ પ્રાપ્તિમાં થાય છે એ ધર્મ કદી પણ અર્થના પ્રયોજનથી કરી ન શકાય એટલે એ ધર્મનું પ્રયોજન ક્યારે પણ અર્થ પ્રાપ્તિ ન હોઈ શકે કે અર્થની ઉપલબ્ધિ ન હોઈ શકે એ જ રીતે એ ધર્મનું પ્રયોજન કદી પણ કામ ભોગ પણ ન હોઈ શકે વિષય ભોગ પણ ન હોઈ શકે આ જે વાત કહેવામાં આવે છે એ સહજતાથી ગળે ઉતરે એવી નથી કેમ કે વેદો ખીલો ધર્મ મૂલમ એમ કહેવામાં આવ્યું છે આખું વેદ છે એ ધર્મનું મૂળ છે અને ધર્મનું મૂળ અગર વેદ છે તો વેદમાં કહેવામાં આવેલી જેટલી પણ આજ્ઞાઓ છે એ બધી ધર્મરૂપા જ કહેવાશે વેદાજ્ઞા હોવાને કારણે તો એ જે વેદાજ્ઞા તરીકે આપણે માનીશું ધર્મ આજ્ઞા માનીશું વેદની આજ્ઞાને તો એમાં તો એવી પણ આજ્ઞાઓ છે કે જેનાથી મનુષ્યને દિવ્ય ભોગની પ્રાપ્તિ થાય એવા પ્રયોગો પણ ત્યાં કહેવામાં આવ્યા છે કે પશુપુત્ર વગેરેની પ્રાપ્તિ થાય તે માટેના સકામ યજ્ઞ કર્મ કે મંત્ર અનુષ્ઠાન પણ બતાવવામાં આવ્યા છે અને સર્વત્ર પુરાણોની અંદર આપણને એ જોવા પણ મળે છે કે ધર્માચરણથી એવી લૌકિક પારલૌકિક બધી સિદ્ધિઓ ઋષિમુનિઓએ તપસ્વીઓએ એ લોકોએ પ્રાપ્ત કરી છે તો પછી એને કેમ આપણે એમ કહી શકીએ કે આ જે છે તે ધર્મનું ધર્મ જે છે અર્થનું સાધન કે વિષય ભોગનું સાધન નથી એટલે ધર્માચરણથી બંને સિદ્ધ થાય છે એમ આપણને કહેવું જોઈએ મોક્ષ પણ સિદ્ધ થાય છે તાત્પર્ય છે કે ધર્મથી બધું જ થાય એને તમે મોક્ષ પૂરતો બાંધી દો એ ઉચિત નથી એમાં સૌથી પહેલા જે અર્થનો વિષય છે એનું નિરાકરણ કરી દીધું અને નિરાકરણ કરીને એને અંતમાં જે વાત કરી કે નનુ ધર્માર્થ કામ મોક્ષા મોક્ષાશ્ચત્વાર પદાર્થ પૂર્વ પૂર્વ સાધન રૂપા જે આશંકા કરવામાં આવી હતી એ અંતમાં એ હતી કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ જે ચાર પુરુષાર્થો છે એ એમાં ઉત્તરોત્તરનું પૂરું પૂરું સાધન છે એટલે મોક્ષનું કામ કામનું અર્થ અર્થનું ધર્મ એટલે ધર્મથી અર્થ અર્થથી કામ કામથી મોક્ષ એમ તો પછી તમે એમ કેમ કહો છો કે ધર્મથી અર્થ ન થઈ શકે છે તો એનું નિરાકરણ કર્યું કે ધર્મ એવ એક અંત પરિવર્તિતમ કાર્યમ યસ્યથી આ જે ધર્મ જે છે એ જે છે એ ધર્મૈકાંતસ્ય અર્થસ્ય વસ્તુત અર્થ ધર્માચરણ માટે છે ધર્મ અર્થ અર્થોપાર્જન માટે નથી એમ ભાગવતકારે એનું નિરાકરણ કર્યું એનાથી શું સિદ્ધ થયું કે તથા ચ યેન કેનાપી ઉપાયેન અર્થમ સંપાદ્ય ધર્મ કર્તવ્ય ન ધર્મેણ અર્થ સંપાદન જે કોઈ પણ રીતે શક્ય બને તે ઉપાયથી અર્થ પ્રાપ્ત કરીને એ અર્થ દ્વારા ધર્માચરણ કરવું જોઈએ ન ધર્મેણ અર્થ સંપાદનમ ધર્મથી પૈસો કમાવવો ન જોઈએ ધર્મને અર્થ પ્રાપ્તિનું સાધન બનાવવું ન જોઈએ ત્યાં પછી એ શંકા કરી કે નનુ તરહી અર્થ સર્વ સાધકો અસ્તુ ઠીક છે તમે એમ કહી રહ્યા છો ને કે અર્થ વિના ધર્મ સિદ્ધ નહીં થઈ શકે તો પેલા અર્થ પ્રાપ્ત કરો તો તો એનો મતલબ એ થયો કે અર્થથી બધું જ થાય છે પેલા ધર્મથી આપણે માનતા હતા હવે તમે એમ કહી રહ્યા છો કે નહીં ધર્મ પણ અર્થ વગર નહીં થાય તો તો સારી વાત છે અર્થથી બધું થાય છે એટલે અર્થથી ધર્મ પણ અને અર્થથી કામ પણ કામસ્યાપી તત્કાર્યત્વેને દર્શના કેમ કે જે વિષયનો ભોગ છે એ પણ અર્થથી સિદ્ધ થાય છે એ આપણો અનુભવ છે બધાનો પૈસો હોય તો માણસ ભોગવે છે તો હવે એનો અહીંયા સમાધાન આપી રહ્યા છે કે કામો લાભાય તાત્પર્ય શું કે અર્થથી કામો ભોગ નથી એ હવે સિદ્ધ કરવું છે અર્થ જે છે એ ધર્માચરણ માટે છે અને એનો ક્યારે પણ કામોપભોગરૂપ લાભ એટલે કામ રૂપ આપણો વિષયનો ભોગ સિદ્ધ થાય એ હેતુ એ પ્રયોજન અર્થનું હોઈ શકે નહીં તો પેલા એ સમજવું પડશે કે કામનો મતલબ શું તો એ કહી રહ્યા છે કે વિષય સુખમ કામ જે વિષયોનો સુખ છે એ કામ છે એટલે એક વિષય એ વિષયને જયારે આપણે ભોગવીએ તેનાથી ભોગવીએ તો ઇન્દ્રિયોથી ભોગવીએ તો એ કહી રહ્યા છે કે ઇન્દ્રિય વિષયાધીનમ હિત હવે આ જે સુખ છે એ સુખ કેવી રીતે મળે છે સુખ કહી રહ્યા છે કે એ ઇન્દ્રિય અને વિષયના આધીન એ સુખ છે મતલબ વિષય છે પણ ઇન્દ્રિય નથી ઇન્દ્રિયો છે પણ વિષય નથી તો એ સુખ પેદા નહીં થાય કે સુખનો અનુભવ નહીં થાય તો ઇન્દ્રિય અને વિષય એ બંને આવશ્યક છે તો કહે છે કે હવે જે તમે કહી રહ્યા હતા કે અર્થનો ઉપયોગ ધર્મ માટે છે અર્થનો ઉપયોગ વિષય સુખ માટે નથી પણ જો વિષય સુખ એ કામ હોય અને એ ઇન્દ્રિયને વિષયથી પેદા થતો હોય તો તત્ર વિષયાંશેનાપી અર્થોપયોગ વિષયને લાવશો ક્યાંથી અર્થ તો જોઈશે ને તો એટલા અંશમાં અહીંયા અર્થનો ઉપયોગ કામમાં સાબિત થઈ ગયો કે નહીં એટલે તમને જો કોઈને ભોગ ભોગવવા છે તો ભોગ કઈ રીતે ભોગવાશે વિષયોને ઇન્દ્રિયને સપ્લાય કરો વિષયોને સપ્લાય ક્યાંથી કરશો એના માટે તમને અર્થ જોઈશે તો અર્થથી કામ સિદ્ધ થયો કે નહીં બોલો હા કે ના એમ તો કે છે હવે સમજો કે આ શું વસ્તુ છે આમાં મોટી ભ્રાંતિ જે છે એના ઉપર તરફ શ્રી મહાપ્રભુજી ધ્યાન ખેંચી રહ્યા છે કે એવું નથી કેમ કે રૂપાદી નામ એવું વિષયત્વા વિષયનો મતલબ શું એ બતાવો એટલે વિષયનો મતલબ અન્ન કે કોઈ સુંદર વસ્તુ કે ઘરેણા કે ઘર એ વિષય છે એ તો વિષય નથી વિષય શું છે રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ આ વિષયો છે એટલે જેને આપણે તન્માત્રા કહીએ છીએ મતલબ એને કેવી રીતે સમજવું જોઈએ કે આંખ આંખને સારું જોવું ગમે એટલે આપણી ચક્ષુરેન્દ્રિય છે એને ક્યારે સુખ મળે એ ચક્ષુરેન્દ્રિયને ગમતી વસ્તુ જોવા મળે હવે જે આપણે જોઈ રહ્યા છીએ એ વસ્તુને જોઈએ છીએ કે વસ્તુના રૂપને જોઈએ છીએ આંખ શેનું ગ્રહણ કરે છે રૂપનું એટલે રંગ કે આકૃતિનું ગ્રહણ કરે છે પણ એ ગ્રહણ કરવાનો મતલબ શું છે એ વસ્તુ થોડી આંખમાં ઘૂસી જાય છે વસ્તુ તો ત્યાંની ત્યાં જ પડી છે પણ વસ્તુની જે રંગ અને આકૃતિ છે એને આંખ જુએ છે આપણે એમ અનુભવીએ છીએ કે મેં બહુ સારી વસ્તુ જોઈ કે મેં બહુ ખરાબ દ્રશ્ય જોયું તો ખરાબ વસ્તુ જોઈ કે સારી વસ્તુ જોઈ એમાં વસ્તુ તો આંખમાં ઘૂસી નથી એનો રંગ એની આકૃતિ આંખમાં ઘૂસી છે એટલે જે આપણે એમ કહી રહ્યા હતા કે વસ્તુથી સુખ થાય છે વસ્તુથી સુખ નથી વસ્તુના અંદર રહેલી જે તન્માત્રા છે એનું જ આપણી ઇન્દ્રિયો માત્ર ગ્રહણ કરે છે એવી જ રીતે જેમ સ્પર્શ છે સ્પર્શ આપણને ઠંડી છે તે વખતે ઉષ્ણ સ્પર્શ ગમે છે ગરમી હોય ત્યારે શીત સ્પર્શ ગમે છે તો આપણે પંખા કે એસી કે કુલર કે શીતલ જલ એનો આપણે આપણા ચામડીને સાથે સંસર્ગ કરાવીએ છીએ તો આપણી જે ત્વગેન્દ્રિય છે ચામડી છે એની સાથે વિષયનો સ્પર્શ થાય પણ ત્વચાને જે વિષયનો સ્પર્શ થાય છે હવા દાખલા તરીકે તો શું હવા ચામડીની અંદર ઘૂસી જાય છે ચામડીમાં નથી ઘૂસતી પણ હવાની જે શીતલતા છે એનો એની જે તન્માત્રા છે એનો ત્વગેન્દ્રિયની સાથે સંયોગ થાય છે એટલે આપણે હવાનું ગ્રહણ નથી કરી રહ્યા પણ હવાના ની જે ઠંડક છે શીતલતા છે એ સ્પર્શ તન્માત્રાનો સ્વગેન્દ્રિય કેવલ ગ્રહણ કરે છે હવા તો ત્યાંની ત્યાં છે હવા થોડી નહીં તો આપણે ફુગાની જેમ ફૂલી ના જઈએ હવા જો આપણે લેતા જ રહીએ કે તમે સારી જલવાયુનું સેવન કરો છો વાયુનું સેવન કરો તો ફૂલી કેમ નથી જતા તો તન્માત્રાનું માત્ર ગ્રહણ છે એ જ રીતે અન્ય પણ વિષયો છે આપણે સંગીત સાંભળીએ છીએ તો તંબુરો થોડો કાનમાં ઘૂસી જાય છે એ તો જે શબ્દ તન્માત્રા એની જે તરંગો છે એ તરંગો આપણા કર્ણપટલ સાથે અથડાય છે એ તરંગો તો પાછી ચાલી થઈ જાય છે એ તો રહેતી નથી તરંગિત થઈને ને એ જણજણાટી શાંત થઈ જાય છે તંબુરો આપણને ગમે છે કે સિતાર કે તબલા આપણને ગમે છે એનો મતલબ તબલા કાનમાં નથી ઘૂસી જતા તંબુરો કાનમાં નથી ઘૂસતો એની જે શબ્દ તન્માત્રા છે એનું જ ગ્રહણ કરીએ છીએ તો હવે મહાપ્રભુજી આ વાતને ઉઠાવી રહ્યા છે કે રૂપાદી નામ એવો વિષયત્વા પહેલા તમે એ નક્કી કરો કે કામનો મતલબ વિષય સુખ છે વિષય જે છે એ ઇન્દ્રિય અને વિષય આધીન છે એટલે ઇન્દ્રિયની સાથે એ વિષયોનો સંગ થાય તો એ સુખ પેદા થાય એને આપણે કામ કહીએ છીએ એ જે વિષયો છે એ તંબુરો તબલા કે એસી કે રેફ્રિજરેટર કે છપ્પન ભોગ આ વિષયો નથી પરંતુ રસ તન્માત્રા શબ્દ તન્માત્રા કે ગંધ તન્માત્રા કે રૂપ તન્માત્રા એ વિષયો છે હવે આટલી વાત જો આપણે સમજી ગયા તો પ્રશ્ન એ છે કે જ્યારે આપણને વિષય ગ્રહણ કરીએ છીએ તો અર્થ એમાં સાધન કેવી રીતે બને છે એ વિચાર કરો તમે એમ કહ્યું ને કે અર્થથી સિદ્ધ થશે કામ અર્થથી શું તમે એ વિષયોને બનાવો છો એ વિષયોને સર્જો છો પછી મહાપ્રભુજી કહે છે કે સિદ્ધાની રૂપાણી આ તો સિદ્ધ જ છે એટલે રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ આ જે વિષયો છે એ તો સિદ્ધ જ છે એને તમે બનાવતા નથી તો અર્થથી કામ સિદ્ધ થયો એમ કેમ સાબિત થશે એ વાત છે અને અન્યસ્ય ભવંતી ચેત વિપરીતમ આયાતમ આમાં બીજું શું થઈ રહ્યું છે કે જે વખતે તમે અર્થથી માની લો કે આપણે ગરમી લાગી અને કુલર વસાવ્યું એને આપણે એમ કહીએ છીએ કે અમે વિષય સુખ માણ્યું મૂર્ખ છો તું એવું કહો છો તો તમે વિષયને પ્રાપ્ત કર્યું નથી અર્થ તમારો હતો એ ગયો રોકડાના રૂપમાં હતો તે અને ઓલો કુલર કે એસીના ડબલાના રૂપમાં એ અર્થ તમારા ઘરમાં રૂપાંતર પ્રાપ્ત કરીને આવ્યું એટલે અર્થથી એક અર્થાંતરની પ્રાપ્તિ થઈ રહી છે બીજા અર્થની પ્રાપ્તિ થઈ પણ એનાથી કંઈ થયું નથી બીજી વસ્તુ કે જ્યારે આપણે એમ માની કે ચલો ઠીક છે અર્થથી અર્થાંતરની પ્રાપ્તિથી પણ એનાથી કામ તો સીધું થઈ રહ્યો છે તો શ્રી મહાપ્રભુજી કહે છે કે અર્થે પ્રાપ્તે રૂપાદિ ગચ્છતી ને ગતે છે અર્થે રૂપાદિ પ્રાપ્તિ એવા દ્રષ્ટાંતો આપણી પાસે છે કે અર્થ આપણે પ્રાપ્ત કરીએ તો રૂપાદી જાય દાખલા તરીકે તમે અનાજ લીધું આવા માટે અનાજ લઈને ને સરસ મજાના ઘઉં હતા પણ એને કૂચલી દીધા એટલે ગયું એક એનું જે રૂપ હતું એ રૂપ જે સરસ મજાની આકૃતિ હતી એનો ભૂકો થઈ ગયો એના અંદર પાણી નાખીને એને હોર તમે એને પીલું કરી દીધું પછી એને જલાવ્યું આંચ ઉપર શેક્યું પછી જ્યારે તમે રોટલી ખાઓ કે મઠડી ખાઓ એને તમે એમ કહી રહ્યા છો કે અમે સુખ ભોગવી રહ્યા છીએ પણ થઈ શું રહ્યું છે કે અર્થે પ્રાપ્તે રૂપાદિ ગચ્છતી જે વિષય જે છે જેને તમે ભોગવો છો એ ભોગવતાની સાથે તો એનો નાશ થઈ જાય છે એટલે જ્યારે તમે અન્ન ગ્રહણ કર્યું જીવ ઉપર મૂક્યું એની સાથે જે વસ્તુને તમે ભોગવી એનો નાશ થયો થયો કે નહીં નાશ તમે ફૂલ લાવ્યા જે ફૂલ બિચારું વૃક્ષે ઉગાડ્યું હતું અને વૃક્ષની શોભા હતું એનું એક અંગ હતું એને તમે ત્યાંથી તોડ્યું એનો નાશ થયો ત્યાં વૃક્ષ ખંડિત થયું ફૂલને તમે લાવીને એને બિચારાને પાંદડીઓ છુટ્ટી છુટ્ટી કરી નાખી વેર વિખેર વાડી ચોડીને એના અંદર સુયોર મૂકી દીધી અને દોરામાં પરોવી દીધું માલા કરી દીધી હવે એના દરેકના રૂપ જે છે એ નષ્ટ થતા જઈ રહ્યા છે એટલે વૃક્ષના છોડની સાથે જોડાયેલું ફૂલ એનું રૂપ નષ્ટ થયું ઘરે લાવ્યા પછી ફૂલ જે એક અખંડ પદાર્થ હતો એનું રૂપ પાંદડીઓમાં વેર વિખેર કરી નાખ્યું એટલે એનું રૂપ ગયું પાંદડીઓને તોડી મરોડીને ફરી પાછી તમે એને સોયમાં પરોવી દીધી તો ઓલું રૂપ પણ ગયું પાંદડી વાળું ફૂલ લઈને ફૂલની પાંખડી એમ આપણે બોલી શકતા હતા પણ પાંખડી પણ બિચારી હવે તોડી મરોડીને એ થઈ ગઈ તો अर्थे प्राप्ते रूपादि गच्छति દાખલા તરીકે તમે ખેડૂત છો તમે તમારી પાસેનું પેદા કરેલું જે અનાજ છે એ ગ્રાહકને આપ્યું તમને અર્થ પ્રાપ્ત થયો રૂપ ગયું જેને તમે ભોગવી શકતા હતા તે બગીચાને કે માળી છે એને ફૂલ તોડ્યા પૈસા લીધા રૂપ ગયું જે રૂપ અર્થના રૂપમાં તમારી પાસે આવ્યું છે એ તો તમે ભોગવી શકવાના નથી રોકડા છે કે રૂપિયા છે કે નોટ છે કે સિક્કા છે એને તમે થોડા ખાઈ શકશો તો અર્થે પ્રાપ્તે રૂપાદિ ગચ્છતી અને ગતે છે અર્થે રૂપાદિ પ્રાપ્તિ ઊંધું પણ થાય છે એટલે જેણે મેળવ્યું એને રૂપ મળ્યું જેણે વેચ્યું એનું રૂપ ગયું તો હવે આ જે પરિસ્થિતિ છે એમાં તો એકબીજાની અંદર વૈપરીત થઈ રહ્યું છે તો તમે કયા બેઝ પર કહી રહ્યા છો કે અર્થ છે એ કામનું સાધન બને છે પરાવૃત્તાવપી સાધ્ય સાધના સાધનતા છે તત્રાપી વૈપરીત્યમ ઉત્તમ એકબીજાની આપલે જ્યારે આપણે કરી રહ્યા છીએ એટલે રૂપવાન શબ્દવાન રસવાન કે સ્પર્શવાન કોઈ પણ પદાર્થ છે એને તમે અર્થથી લઈ રહ્યા છો કે આપી રહ્યા છો તો એની અંદર આ વિપરીતતા પડેલી છે તથા ચ વસ્તુ વ્યત્યાસવદ અર્થે ન અર્થ ઇવ ન કામ એટલે જે રૂપ વેચી રહ્યો છે એને રૂપનું સાધન છે એ એનું સાધ્ય છે અર્થ બની રહ્યું છે આ વ્યત્યાસ થઈ ગયો કે નહીં એટલે જે સંગીતકાર સંગીત પીરસી રહ્યો છે એ તો પોતાની કલા બીજાને આપી રહ્યો છે અને એના સાથે અર્થ લઈ રહ્યો છે અને જે વ્યક્તિ અર્થ આપી રહ્યો છે એ અર્થને આપીને એની જગ્યાએ સંગીતકારની કલાને લઈ રહ્યો છે તો આમાં કોણ કોનું સાધન છે અત્યારે જે આપણે એમ કહી રહ્યા હતા કે અર્થ છે એનું એ કામનું સાધન બને છે આ અર્થથી કામ સિદ્ધ થાય છે અહીંયા તો ઊંધું જોવા મળે છે એટલે જે વિષય છે એ અર્થનું સાધન બની રહ્યો છે આ વ્યત્યાસ છે ન ચ વિષયા એવ અર્થરૂપા કામ સાધકા ઇતિ વાક્યમ તમે એમ કહેશો કે નહીં એમ નહીં જે વિષયો છે એ જ અર્થરૂપ છે અને એ કામના સાધક છે એમ કહીએ કહીશું અમે એટલે અમને જે જે પદાર્થથી સંતોષ થઈ રહ્યો છે એને જ અમે કામ સાધક માનીશું તો લોક પ્રસિદ્ધ્યા ભાવા લોકમાં એવી પ્રસિદ્ધિ નથી કે આ વિષય છે એને જ કોઈ અર્થરૂપ માને કેમ કે જો અર્થરૂપ વિષયને માનતો હોય તો અર્થથી જે અન્ય વિષયોનું સંપાદન મનુષ્ય કરી રહ્યો છે એ શા માટે કરતો એટલે અર્થનો મતલબ તો જેનાથી તમે ભોગ્ય વિષયોને વસાવી શકો સંગ્રહ કરી શકો એનો એને જ તમે અર્થ કહો છો એવું તો આખો સમાજ લોક છે એ બહુ સ્પષ્ટ માને છે અને એવી કોઈ વસ્તુ કે જેનાથી તમે ભોગ્ય વિષયને ન વસાવી શકો એને કોઈ અર્થ માનતું નથી સમજમાં આવ્યું ને તો સારાંશ એ છે આનું શ્રી મહાપ્રભુજી જે કહેવા માંગે છે એ છે કે નાર્થસ્ય ધર્મૈકાંતસ્ય કામો લાભાય સ્મૃત એમાં અર્થ છે એનું એકમાત્ર પ્રયોજન છે એ ધર્મની સિદ્ધિ છે કામ લાભ એ કદી પણ અર્થનું પ્રયોજન હોઈ શકતું નથી એ વાત છે અને આગળ જઈને ને શ્રી મહાપ્રભુજી એનું પણ બતાવી રહ્યા છે કે સામાન્ય રીતે આપણને જે વિષયો છે એટલે રૂપરસ ગંધ સ્પર્શાદી નહીં પરંતુ રૂપરસ ગંધ સ્પર્શાદી જેનાથી જેમાંથી આપણને પ્રાપ્ત થાય છે એને જ આપણે ભોગ્ય માની લઈએ છીએ એટલે એને જ આપણે આપણી કામની સંતુષ્ટિનું સાધન માની લઈએ છીએ એનું કારણ લોકે સાહચર્યમાત્રેણ સાધનત્વ પ્રતીતિ એ જે સાહચર્ય છે એ સાહચર્ય માત્રથી જ લોકોની અંદર એવી પ્રતીતિ છે કે અમે આ વિષયને ભોગવ્યો વસ્તુતઃ આપણે એને ભોગવતા નથી આપણે માત્ર એમાંથી તન્માત્રાઓને જ ભોગવીએ છીએ એનું કારણ એ કે જેની પાસે અર્થ છે એટલે વસ્તુ તો આ બધા અર્થ છે પણ એ અર્થની અંદર કોઈકને આનંદ મળે છે તો એને એમ કે છે કે ભાઈ આ મારું કામ ભોગ થયો કોઈકને એની અંદર આનંદ નથી મળતો તો એ કે છે કે મને આમાં કામ મારો સિદ્ધ ન થયો મને બીજો એવો પદાર્થ લાવો કે જેનાથી મારું કામ સિદ્ધ થાય એમાં વિરોધ ક્યાં છે એ શ્રી મહાપ્રભુજી કહે છે કે કદર્યસ્ય અર્થવતોપી કામાભાવાચ જે અર્થ છે એનાથી જો કામ પણ સિદ્ધ થતું હોત તો જે કદર્ય છે એટલે જે લોભી છે વાણ કૃપણ છે એની પાસે અઢળક સંપત્તિ હોય તેમ છતાં પણ એનો કામ કેમ સિદ્ધ થતો નથી જો અર્થથી બધું સિદ્ધ થઈ જતું હોત તો અને પશ્વાદીનામ અર્થાભાવવતામ અપી કામદર્શના છે અને જે પશુ પક્ષી વગેરે છે એમની પાસે તો કોઈ અર્થ છે જ નહીં તેમ છતાં પણ એ તો બધા જ કામ ભોગવે છે એમને બધું સિદ્ધ થઈ રહ્યું છે તથા મત્કરિણ તથા છે આત્મવિદ એ આત્મજ્ઞાની છે કે જે સંન્યાસી છે એને પણ એવું જ છે એની પાસે કોઈ અર્થ નથી તેમ છતાં પણ એ આત્મકામ છે એટલે પોતે આત્માથી જ બધા જ આનંદનો અનુભવ કરે છે આપ્ત કામ છે એટલે એને બધા જ કામ સિદ્ધ થયેલા છે એમ શ્રુતિ પણ કહે છે એટલે કથા ચ ક્વચિત સાહચર્ય દર્શનેન સાધ્ય સાધન ભાવ ઇતિ શબ્દાર્થ આમાં કહ્યું છે ને કે કામો લાભાય સ્મૃત આમાં જે હિપદ છે એ હિપદ નો તાત્પર્ય એ છે કે ક્યાંક ક્યાંક અર્થથી કામ પણ સિદ્ધ થાય છે એ જાતના દૃષ્ટાંતો મળી જવાને કારણે મનુષ્ય છે એ એની અંદર સાધ્ય સાધન ભાવ માની લે છે કે આ પદાર્થ છે એ પદાર્થથી મારે મારો આ કામ સિદ્ધ થયો તો એ કેવલ એ જે સાહચર્ય છે એનાથી જ આ વાત સમજવાની છે હવે બીજી આજ્ઞા કરી રહ્યા છે કે ઠીક છે હવે જે તન્માત્રાના વિષયમાં આપણે જોયું ને તો એમાં જોઈએ તો પ્રમેરત્ન સંગ્રહ વખતે એવી રીતે ભણાતા કે આંખોથી આપણે જયારે કોઈ પણ વિષયને જોઈએ તો આપણને અને એ વિષયને જે જોડે છે એ રૂપ તન્માત્રા છે મતલબ જેને સાયન્સમાં વેવ કહે છે આપણે એ મતલબ સાઉન્ડ વેવ્સ હોય કે વિઝ્યુઅલ વેવ્સ હોય કોઈ પણ તો જેવી રીતે આપણે એને સમજ્યા હતા ત્યારે કે આંખોમાંથી પણ કોઈક જાતની તન્માત્રાઓ નીકળે છે અને વિષયમાંથી પણ કોઈક જાતની તન્માત્રાઓ નીકળે છે જેને આપણી આંખ કે કાન વગેરે ઇન્દ્રિયો કેચ કરે છે જેના દ્વારા આપણે વિષયને જોઈએ છીએ કે સાંભળીએ છીએ તો જે તન્માત્રાઓ એ વિષય છોડી રહી છે કે આપણી આંખો છોડી રહી છે તો એ વિષયની જ તન્માત્રા છે ને જેવી રીતે અત્યારે હું ટીવીમાં કોઈ ચેનલ જોઉં છું કે કોઈ દ્રશ્ય જોઉં છું તો એ દ્રશ્યમાંથી જે લાઇટ વેવ્સ આવી રહી છે એ જ મારી આંખો જુએ છે તો એ વિષય એનાથી અલગ તો ન કરી શકાય ને આપણે રૂપ તન્માત્રાને મતલબ ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે આજુબાજુ લાઇટ વેવ્સ હોય કે સાઉન્ડ વેવ્સ હોય પણ જ્યાં સુધી કોઈ શબ્દ સાંભળા મતલબ કોઈ મ્યુઝિક ટેપ ન વગાડીએ ત્યાં સુધી આપણે સાઉન્ડ વેવ્સને સાંભળી નથી શકતા તો વિષય સાથે તો એ જોડાયા જ છે ને વિષય રહિત તો રૂપ તન્માત્ર કે શબ્દ તન્માત્ર પોસિબલ નથી એના દ્વારા કોઈ પણ જાતનું કામ મતલબ કામ ભોગ આપણે કરી ના શકીએ વિષય વિના તો પછી વિષયને કેમ અહીંયા એટલું બધું ઇગ્નોર કર્યું છે એટલે કે જેવી રીતે આપણે કીધું ને કે વિષયની વિષયને તો આપણે આંખમાં તો વિષય જતું નથી કે કાનમાં તો તબલા કે સારંગી આવી નથી જતી એની તન્માત્રાઓ જ આવે છે પણ તન્માત્રાઓ પેદા તો એ વિષયમાંથી જ થાય છે ને વિષયને કેવી રીતે છોડી દીધું જે અર્થ દ્વારા જનિત છે હા એટલે અહીંયા નક્કી એ કરવાનું છે કે સુખ ભોગ અગર કામ છે તો એ કામ વિષયથી સિદ્ધ થઈ રહ્યું છે કે વિષયને પેદા કરનારા પદાર્થોથી સિદ્ધ થઈ રહ્યું છે કે બંનેથી થઈ રહ્યું છે વિષય અને વિષયને પેદા કરવાળું પદાર્થ શું છે મતલબ જેવી રીતે જેવી રીતે અન્ન છે મઠડી છે એમાં હા એના અંદરથી જે રસ તન્માત્રા આપણને મળી રહી છે જે રસ તન્માત્રા આપણી રસનેન્દ્રિયના સંસર્ગમાં આવે છે તો મઠડી તો પેટમાં ઉતરી પોતાનો રસ્તો પકડી લે છે જીભમાં મઠડી થોડી ઘૂસે છે પણ હવે એ જ વસ્તુ ધ્યાનથી એ રીતે સમજો કે ભૂખ્યો માણસ કલ્પના માત્રથી પણ પોતાના જીવ ઉપર એ જાતના સ્વાદ નો અનુભવ કરી લે છે કે નથી કરી લેતો વિષય ન હોવા છતાં પણ આદિની અંદર પણ આપણે વગર વિષય અથવા તો કેવલ સ્વાપ્નિક વિષયમાં જ આપણે બધા અનુભવો કરી લઈએ છીએ કે નથી કરી લેતા તો તાત્પર્ય એ છે કે વિષયો જે તન્માત્રાને પેદા કરી રહ્યા છે એને આપણે ભોગવીએ છીએ એને આપણે કામ કહી રહ્યા છીએ કે ખરેખર જે અર્થ છે એને જ આપણે કામ કહી દીધું છે મહાપ્રભુજી આપણું ધ્યાન ક્યાં ખેંચી રહ્યા છે કે આપણે જેને એમ કહી રહ્યા છીએ કે આ મારા આ વિષય મારા ભોગવવાનો વિષય છે તો એ ભોગવવાનો વિષય નથી એ તો અર્થ જ છે તમે એને વિષય માની લીધો છે એમ મતલબ એ વસ્તુ ને કે દ્રશ્ય ને હા એ અર્થ જ છે એનું જ કંઈક નામ તમે કામ્ય પદાર્થ તરીકે આપી દીધું છે અને તમે એમ માન્યું છે કે કેમ કે ખાઈ નથી શકાતા કે રૂપિયા ઓઢી નથી શકાતા કે રૂપિયા સૂંઘી નથી શકાતા એમાં અત્તરની સુગંધ આવતી એટલા માટે તમે પરફ્યુમ લો છો કે તમે કપડાં લ્યો છો કે તમે કોઈ સંગીતનું સાધન લો છો કે ભોજ્ય પદાર્થ લો છો એમ તો એ તો અર્થ જ છે એટલે તમે એમ કહી રહ્યા છો કે અર્થથી કામ સિદ્ધ થાય છે અને કામનો મતલબ તમે એમ કહી રહ્યા છો કે આ વિષયોનો ભોગ તો એ વિષયો નહીં પરંતુ એની તન્માત્રાનો ઇન્દ્રિયો ભોગ કરે છે અને જો એ વિષયોથી એ સિદ્ધ થતું હોય તો ઘણા બધા બીજા ઇસ્યુ આની અંદર છે જોડાયેલા શ્રી મહાપ્રભુજી એને ચર્ચિત કર્યા છે કે જો વિષયોથી કામ સિદ્ધ થતો હોય તો જે દૃષ્ટિહીન છે કે કમજોર દૃષ્ટિવાળો છે એના સામે રૂપવાન પદાર્થ પડ્યું હોય તો ક્યાં એનો કામ સિદ્ધ થાય છે તો સ્વસ્થ ઇન્દ્રિયો પણ હોવી જોઈએ અન્યથા વિષય હોવા માત્રથી કંઈ તમારું મનોરથ સિદ્ધ નહીં થઈ શકે તો ઇન્દ્રિયોની સ્વસ્થતા અનુકૂળ પ્રવૃત્તિ એ પણ આવશ્યક છે સામે ઇન્દ્રિયો સ્વસ્થ છે પરંતુ વિષય એવો પર્યાપ્ત માત્રામાં નથી અથવા વિષય પાછો તમારો મન ગમતો નથી અને વિષયથી જો તમારો કામ પણ સિદ્ધ થતો હોત તો જેના પાસેથી તમે એ વસ્તુ લીધી છે એને એ વસ્તુ પોતાના પાસેથી ચાલ્યા ગયાનું દુઃખ કેમ થાય છે જો એનાથી એને સુખ થતું હોય તો વિષયમાં એ પેદા એ ગુણ હોત સુખ પેદા કરવાનું તો આવી જાતનું વૈપરીત્ય કેમ જોવા મળે છે એ જ તન્માત્રા ત્યાં પણ છે તેમ છતાં પણ આપણને જેમણે પ્રાપ્ત કર્યું છે એને સુખ થાય છે અને જેની પાસેથી ગયું છે એને દુઃખ થાય છે એમ તો એવું ન થવું જોઈએ ને આવા બધા અહીંયા કારણો છે એટલે કે નો કહેવાનો તાત્પર્ય એ છે કે અહીંયા જે સાધ્ય સાધન ભાવ જે છે એ ક્યાંક ક્યાંક આ જાતનું સાહચર્ય જોવા મળે છે એના કારણે થાય છે વસ્તુતઃ જે કામોક ભોગ છે કામ પુરુષાર્થ છે એ તો તન્માત્રાઓનો ઇન્દ્રિય સાથે જે સંસર્ગ છે એટલા પૂરતું જ છે અને એક્સિડેન્ટલી એ તન્માત્રા ક્યાંક આપણને એ વિષયમાંથી મળી જાય છે તો આપણે એને એનો ભોગ છે કામ ભોગ કહી દઈએ છીએ એટલે એનો મતલબ એવું થયું કે આપણું ઇન્ટરેસ્ટ તન્માત્રામાં છે એટલે જેવે તો કોઈ વસ્તુ સામે પડી છે ખાવાની પણ ખાઈએ નહીં તો એનાથી આપણું સંતોષાય નહીં કામના મોડામાં જાય ને એનો ટેસ્ટ આવે ત્યારે જ એ કામના સંતોષાય એટલે વસ્તુ જે છે એ કામ નથી તન્માત્રા છે ભલે એમાંથી પેદા થયેલી હોય અને બીજું એક સરકાસ્ટિક રિમાર્ક શ્રી મહાપ્રભુજીનો આમાં એ છે કે અર્થે પ્રાપ્તિ રૂપાધિ ગચ્છતી ગતે અર્ચે અર્થે રૂપાધિ પ્રાપ્તિ રીતિ આમાં આ જે બહુ મોટો ગોટાળો છે એ ધ્યાન ખેંચવા લાયક છે વસ્તુનો નાશ છે એ ભોગથી થાય છે એક બીજો આની અંદર ગોટાળો છે તમે જેને ભોગવો છો એ ભોગવાનો મતલબ એનો નાશ છે એને આપણે એમ કહી રહ્યા છીએ કે આ સુખ થઈ રહ્યું છે હવે એમ આજ્ઞા કરે છે કે ચલો ઠીક છે આ સાહચર્યને કારણે આપણી એટલી અક્કલ નથી ચાલતી કે વિષયના જે ઇન્દ્રિય અને વિષય છે એના સંયોગને જ આપણે કેવલ વિષયનો મતલબ તન્માત્રા અને એ તન્માત્રા રૂપ વિષયનો ઇન્દ્રિયો સાથે અનુકૂળતાથી જે સંયોગ છે એને આપણે કામોકો ભોગ કહીએ એવું આપણે નથી સમજમાં આવતું પણ આપણે માની લીધું છે કે સોનું કે મખમલનું વસ્ત્ર કે મોંઘી જાતના ઘરેણા વગેરે વગેરે આ જ આપણા માટે આપણો કામ પુરુષાર્થ છે કામોકો ભોગ છે તો શ્રી મહાપ્રભુ કહે છે કે તુષ્ય તો દુર્જનથી ન્યાયના અર્થેના કામ સાધ્યતા ઠીક છે અર્થથી કામ સિદ્ધ થઈ જાય તમારી બહુ જીદ છે હવે દુષ્ટ લોકોની સાથે શું વધારે જીબાજોડી કરવી ચાલો માની લીધું કે અર્થથી કામ સિદ્ધ થયું પણ પ્રશ્ન એ છે કે સર કિયાન કામ કીદૃશ્ચ કયો કામ કઈ વસ્તુ કયા પ્રકારની વસ્તુ એ તો નક્કી કરવી પડશે ને જીવન માત્રે પરિવર્તિત ચેત કેટલો કામ તમે ખાઈ ખાઈને મરી જાઓ એવું તો કામ નહીં ને કે જોઈ જોઈને તમે આંધળા થઈ જાઓ એવો તો કામ નહી આપણે તો કામ એવો જ ભોગવીએ છીએ ને રાતના અંધારું કરીને પણ મોબાઈલ ની અંદર આંખો નાખી નાખીને કલાકો સુધી બેઠા હોય અને અંધાપો થઈ જાય છે એમ કે તેમ છતાં પણ લોકો એને છોડતા નથી તો એ જાતનો જે કામ છે એ આપણો કામ ભોગતાનો જ નાશ કરનારો હોય એટલો તો ન હોઈ શકે ને કોઈ પણ સમજદાર વિચાર એવો કામ તો ન કહી શકે તો કદાચ અર્થથી કામ સિદ્ધ થાય છે એમ તમે કહેવા માંગતા હો તો માની લઈશું તો કામસ્ય ન ઇન્દ્રિય પ્રીતિર લાભો જીવે તો યાવતા જેટલા કામથી એટલે ભોગને જેટલા માત્રામાં ભોગને ભોગવવાથી તમારું જીવન ટકી રહે એટલો જ અહીંયા કામનો લાભ છે એમ ભાગવત કહે છે એટલે તકિયાન કામ કીદૃશ્ચ કેટલો કામ અને કયા પ્રકારનો કામ તો જીવન માત્ર પરિવર્તિત છે જેટલા વિષયના ભોગથી માણસનું જીવન ટકી રહે એટલો જ કામ અર્થથી સિદ્ધ કરવો જોઈએ એવો આશય છે અને એટલું જો આશય હોય તો સચ આ બ્રહ્મ ત્રણ સ્તંભ પર્યંતમ સ્વતઃ સિદ્ધો ન અર્થ સાધ્ય બ્રહ્માજીથી લઈને ત્રણકલા સુધી એટલું કામ તો વગર પૈસે સિદ્ધ જ છે એમાં અર્થની જરૂરત જ નથી એમ આજ્ઞા કરી રહ્યા છે એટલે અર્થથી જે કામ સિદ્ધ થાય છે એ જે જીદ પકડીને તમે બેઠા છો એ જીદ તમારી ખોટી છે એ કામ તો વિના અર્થે પણ બધાનો સિદ્ધ છે અર્થેન્દ્રિય પ્રીતિ પ્રીતિરૂપ તો કહે છે કે નહીં નહીં એમ નહીં ઇન્દ્રિયનો ને જેનાથી ઇન્દ્રિયોને પ્રિય લાગે એ પ્રકારનો કામ જે છે એ અર્થથી સિદ્ધ થવો જોઈએ તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ન ઇન્દ્રિય પ્રીતિર લાભો કામ જે છે એટલે વિષયનો ભોગ એ ઇન્દ્રિયોની પ્રીતિ સિદ્ધ કરનારું હોય એ કામને અહીંયા કામ પુરુષાર્થ તરીકે નથી સ્વીકારવામાં આવ્યું એનું કારણ શું કે અનલત્વાત એ તો આગ છે એટલે એ વિષયના ભોગ જે છે એ તો આગ છે એટલે ઇન્દ્રિયોની અંદર એ વિષયોને હોમતા રહો એટલી ને એટલી આગ છે એની વધારે ને વધારે લાગતી જશે એટલે તથ્ય ન પૂરતી રસ્તી એને કદી પણ પૂરી શકાય એવી નથી એ આગ એટલે શાસ્ત્રમાં કહે છે નજાતુ જાતું કામ કામા નામ उपभेगन शाम्यति અવિશાકૃત્મ વર્તેવ ભૂય એવા વિવર્તતે એટલે વિષયના ભોગની જેને ઈચ્છા છે એ એમ વિચારે કે હું આટલું ભોગી લઈશ તો મારી ઈચ્છા પૂર્ણ થઈ જશે આટલું ભોગવી લઈશ તો પૂર્ણ થઈ જશે પણ એવી ક્યારે પણ વિષય ભોગની ઈચ્છા પૂર્ણ થતી નથી કારણ કે આ તો એવી આગ છે કે એમાં જેટલા વિષય હોમ એટલી વધારે ને વધારે ભડકે છે અનુભવાચ બધાનો અનુભવ પછી આવે સારું ભોજન મળે અને દબાવી દબાવીને ખાય પછી અજીર્ણ થાય ઝાડા થઈ જાય એટલે તે વખતે એવો સંકલ્પ જાગે કે નહીં આપણે એટલું નહીં ખાવું જોઈએ ફરી પાછા બે દિવસ પછી એવું સ્વાદિષ્ટ મળે તો ફરી પાછા એવો ને એવો દબાવી દબાવીને થાય આ તો બધાનો અનુભવ છે ક્યારે પણ એ જીભની લાલતા છે એને આપણે નથી સંતુષ્ટ કરી શકતા પ્રવૃત્તિસ્તુ ભ્રાંત્યા ને આ જે આપણી પ્રવૃત્તિ છે આની અંદર કે હું આનાથી મારો ભોગ સિદ્ધ થઈ જશે તો આપણી એવી એમાં ભ્રાંતિ છે તેને કારણે તથા ચ કામો વિષય ભોગ ઇન્દ્રિય પ્રીતિ હેતુ ન ભવતી એટલે વિષય ભોગરૂપ જે કામ છે એ ઇન્દ્રિયના પ્રીતિનો હેતુ બની શકતો નથી તાત્પર્ય છે કે એવું કામ કે જે કામથી આપણે ઇન્દ્રિયોને પ્રીતિ સંતુષ્ટિ થાય એ શક્ય નથી અહીંયા લાભ પદમ દેહલી પ્રતિપન્યાયને ઉભયત્ર સંબંધ્યતે એમ આજ્ઞા કરે છે આમાં જે કહ્યું છે ને કે લાભ નાર્થસ્ય ધર્મૈકાંતસ્ય કામો લાભાય હિ સ્મૃત એટલે ઐકાંતસ્ય ધર્મૈકાંતસ્ય અર્થસ્ય ન કામો લાભાય એટલે જે અર્થ છે કે જેનું એકમાત્ર પ્રયોજન ધર્માચરણ છે એનું કદી પણ પ્રયોજન કામ સિદ્ધિ હોઈ નથી શકતું એટલે કામનો લાભ કદી પણ એનો અર્થ હોઈ શકતું નથી તેવી જ રીતે જે ધર્મ જે છે એનો મુખ્ય હેતુ અપવર્ગની પ્રાપ્તિ છે એનો પણ પ્રયોજન ક્યારે પણ અર્થ લાભ હોઈ શકતો નથી લાભ કામની સાથે પણ જોડાશે અને અર્થની સાથે પણ જોડાશે ત્યાં तस्मात् ક્રમઃ સાધન પરંપરા રૂપ હવે જે આ ક્રમ આનાથી જે સિદ્ધ થયો એ શું કે એકબીજાનું એકબીજે સાધન છે એ સાધનની પરંપરાની સાથે છે એ પરંપરા શું છે એટલે ધર્માર્થ કામ મોક્ષ આ જે પુરુષાર્થો છે એનો જે ક્રમ છે એ ક્રમ કેવો હશે તો સાધન પરંપરા રૂપે ક્રમ છે એ પરંપરા શું છે સાધનની કે કામેન જીવનમ અર્થરૂપમ કામ એટલે વિષય ભોગ વિષયના ભોગથી જીવનરૂપ અર્થની પ્રાપ્તિ એટલે કામથી જેટલું જીવન આપણું ધર્માચરણ માટે આવશ્યક જેટલું જીવન છે એટલું સિદ્ધ થઈ જાય એ મુખ્ય વિષય ભોગવવા પાછળનું પ્રયોજન એટલે વિષય ભોગ એક સાધન છે એનાથી શું સિદ્ધ થશે અર્થ અર્થનું સ્વરૂપ શું આપણું જીવન તો હવે એ જીવન શું છે તો કહી રહ્યા છે કે જીવને ધર્મ જ્ઞાનન છે અને આ જે અર્થરૂપ જીવન જે છે એ ધર્માચરણ માટે કામ લાગશે અને એનાથી આપણને તત્વજ્ઞાન પણ પ્રાપ્ત થશે તેન ચ મોક્ષ એનાથી મોક્ષ સિદ્ધ થશે ઇત્યભિપ્રાયણ આ અભિપ્રાયથી કહેવામાં આવ્યું છે કે પહેલા કામ એનાથી અર્થ એનાથી ધર્મ અને ધર્મથી મોક્ષ તે અભિપ્રાયથી કહી રહ્યા છે કે જીવસ્ય તત્વ જિજ્ઞાસા અહીંયા નો અર્થ કહી રહ્યા છે કે જીવસ્ય જીવનસ્ય એટલે શા માટે જીવવું તો તત્વ જિજ્ઞાસા માટે જીવવું એ તાત્પર્ય છે તત્વ જિજ્ઞાસા તત્વ વિચાર તત્વ જિજ્ઞાસાનો મતલબ તત્વનો વિચાર ઈચ્છાપૂર્વક જ્ઞાન સાધક એટલે આ જે વિચાર છે એ ઈચ્છાને પૂર્ણ કરનારું છે જ્ઞાનનું સાધક છે જીવસ્ય તત્વ જિજ્ઞાસા લાભ ઇતિ પૂર્વેણ સંબંધ આગળ કહ્યું છે કે જે લાભ પદ છે એનો આની સાથે પણ સંબંધ જોડવાનો છે કે જીવસ્ય ઉપર કહ્યું ને નેન્દ્રિય પ્રીતિર લાભો જીવે તયાવતા કામો લાભાય સ્મૃત એમ જીવસ્ય તત્વ જિજ્ઞાસા લાભ કે જીવવાનો લાભ શું તત્વ જિજ્ઞાસા છે એ જ એની લાભ કે ઉપલબ્ધ છે કર્મભિ સાધ્યો ય કામો વા અર્થો ધર્મસ્તુ ન કેવલમ કર્મ સાધ્ય એટલે જીવન તત્વ જિજ્ઞાસા રૂપ જે લાભ છે એ જ વસ્તુતઃ જીવનનો લાભ છે જે કર્માત્મક ધર્મ બતાવવામાં આવ્યા છે એનાથી અર્થ પ્રાપ્તિ કે ધર્મ પ્રાપ્તિ એ એનો લાભ નથી કર્મ ભી સાધ્યો યહ કામો વા અર્થો વા નહીં ધર્મસ્તુ ન કેવલમ કર્મ સાધ્ય અને જે ધર્માચરણ છે કેવલ કર્મ સાધ્ય નથી કિંતુ શ્રુતિબોધિત કર્મ સાધ્ય શ્રુતિમાં કહેલા જે કર્મ છે એટલે લૌકિક કર્મથી કેવલમ કર્મ સાધ્ય મતલબ લૌકિક કર્મથી સાધ્ય ધર્મ નથી પરંતુ શ્રુતિમાં કહેલ કર્મ છે એનાથી આ સિદ્ધ થાય છે તત્રાપી ઇહ કર્મ ભી સાધ્યો ન પુરુષાર્થ સંસાર વિષયક અને એમાં પણ કર્મથી જે સાધ્ય જે પુરુષાર્થ છે સંસાર વિષયક છે એ પણ અહીંયા ધર્મનું મૂલ એ નથી જેને આગળ નકાર્યું છે કે આપવર્ગસ્ય ધર્મસ્ય અર્થો ન અર્થાય કલ્પતે યુવા દૈવગત્યા પ્રાપ્ત સોપી ન ભવતી ચકાર યશ્ચ ઇહ કર્મ ભી એમાં જે ઇહ પદમાં ચકાર જોડે છે એનાથી એ તાત્પર્ય છે કે આ શાસ્ત્રીય હોય ચાહે લૌકિક હોય અથવા તો દૈવ ગતિથી કંઈ આકસ્મિક રૂપથી કોઈને કંઈ પણ ભોગ્ય પદાર્થ મળી ગયો છે એ અહીંયા પુરુષાર્થ રૂપ નથી સિદ્ધ થતો પરંતુ મુખ્ય અહીંયા પુરુષાર્થ રૂપતા જે છે એ તત્વ જિજ્ઞાસાની છે જેનાથી મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય તો એ નટશેલ અહીંયા ભાગવતકાર એ સમજાવી રહ્યા છે કે ધર્માચરણ જે છે એ અર્થકામની પ્રાપ્તિ માટે નથી પરંતુ મોક્ષ માટે છે મોક્ષની પ્રાપ્તિ છે એ તત્વ વિચારથી છે તત્વ વિચારણા માટે આપણું જીવન છે એ જીવન જેટલા અર્થથી કે જેટલા વિષયના ભોગથી ટકી રહે એટલું જ અર્થ કામને સિદ્ધિ મનુષ્ય કરવી જોઈએ એનાથી તત્વ વિચાર કરતા જ્ઞાન સિદ્ધ થાય તો જ્ઞાનથી થઈ આગળ જઈને મોક્ષ પ્રાપ્ત થાય તો આ રીતે કામ અર્થ ધર્મ અને મોક્ષ આવી જાતનો પુરુષાર્થનો ક્રમ અહીંયા બતાવ્યો મને લાગે છે આટલું આજનો માટે પર્યાપ્ત છે સમય પણ થયો છે કાલે છેલ્લી બે લાઈનમાં ખાલી એટલું કન્ફર્મ કરું હતું કે એટલે જે કર્મથી ધર્મ સિદ્ધ થાય એમ કહ્યું તો એ શ્રુતિમાં જણાવેલા જે કર્મો છે તેનાથી જે ધર્મ સિદ્ધ થાય તે જ પુરુષાર્થ છે પણ લોકમાં કરેલા કર્મો કે દેવની ગતિથી જે ધર્મ પ્રાપ્ત થાય તે પુરુષાર્થ નથી એવો અર્થ ને હા હા હા જી એ આપણા જીવનનો લાભ નથી એમ તાત્પર્ય છે હા બરાબર અંદર